ஹரியாரம் નંદ અને ગોપાલને કહ્યું ચિંતા સંતાન હંતા યસ્તાદામ ગુજરેણવ સ્વીયાનામ સાન્નિજાચાર્યાન પ્રણવામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાસિગો ભવેત तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभ्यशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः કાલે આપણે થોડું અવલોકન કર્યું અવલોકન એટલે સિંહ થોડો આગળ જાય અને પાછળ વરીને એને જોતો જાય એની જે મુદ્રા છે એને અવલોકન એટલે રિવિઝન આજની ભાષામાં હવે કાલે આપણે રિવિઝન કર્યા પહેલા જે વિષય જોયો તો એને આપણે તાજો કરી લઈએ એટલે કડી મળી જાય ધર્મના પ્રકારના ઉપર આપણે વિચાર કરી રહ્યા હતા ધર્મના પ્રકારથી તાત્પર્ય છે કે આપણે જોયું કે ધર્મ એનો સામાન્ય મતલબ થાય એટલે કર્તવ્ય આમાં સવ્ય જે પ્રત્યે છે એનો અર્થ થાય ઓટ ટુ બી ડન જેને કરવું જોઈએ જે કરવું આવશ્યક છે કરવું હિતકારી છે ધર્મ એટલે કર્તવ્ય કર્તવ્ય એટલે કરવા યોગ્ય મારે શું કરવું જોઈએ એમાં આપણે છેલ્લે એ વાત જોઈ હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના કર્તવ્ય માટે આપણને પૂછે ત્યારે એ કોણ છે એની આપણને સમજ હોવી જોઈએ જ્યાં સુધી વ્યક્તિની ઓળખ ન હોય આપણને એની આઈડેન્ટિટી ન હોય ત્યાં સુધી એની એના વિષયમાં કોઈ કર્તવ્ય આપણે એને બતાવી ન શકીએ જેમ આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય પ્રસંગમાં ઘણા એવા આપણા રિલેટિવ્સ આવતા હોય કે જેના સાથે આપણો થોડો પરિચય હોય કોઈનો વધારે હોય કેટલાક લોકોને આપણે પહેલી વખત જોયા હોય આપણે ત્યાં પ્રસંગ છે એટલે સહજ કોઈ વ્યક્તિ કહે કે અમારા લાયક કઈ કામ હોય તો તમે કહેજો એટલે આપણે કર્તવ્યની જિજ્ઞાસા કરી રહ્યો છે મારે શું કરવું પણ આપણે નથી જાણતા જે વ્યક્તિને એને આપણે શું કહી શકીએ માની લો કે આપણે કોઈને રસોઈઓ નથી આવ્યો અને આપણે કહી દીધું કે ચલો આ રસોઈનું કામ છે પણ એને ગેસ પેટાવતા જ ના આવડતું હોય તો આપણું કયું ફોગટ ગયું એટલે સૌથી પહેલા એની યોગ્યતાની આપણને માહિતી હોવી જોઈએ એવી રીતે આપણે ત્યાં જે શાસ્ત્રમાં જેટલા પણ કર્તવ્ય છે એ કર્તવ્યોને એના મેજર ડિવિઝન બે છે એક સામાન્ય ધર્મ અને બીજું વિશેષ સામાન્યનો અંગ્રેજી ભાષામાં ઓર્ડિનરી એવું થાય પણ અહીંયા એનો મતલબ ઓર્ડિનરી નહીં લેવાનો એટલે યુનિવર્સલ ડ્યુટી જે સર્વ સામાન્ય માટે છે મનુષ્ય માત્ર માટે જે છે તે એટલે મનુષ્ય માત્ર માટે ધર્મ એટલે કર્તવ્ય હવે કેટલીક વાતો એવી હોય છે કે મારા એવા એક્સપેક્ટેશન હોય એવી અપેક્ષા હોય કે સમાજ આવી રીતે ચાલવું જોઈએ જે ભારત છે એનો પ્રતિજ્ઞાપત્ર આપણે સ્કૂલમાં બોલાવતા કે ભારત મારો દેશ છે શું બધા ભારતીયો કંઈક કંઈક છે હવે મને યાદ નથી સ્કૂલમાં યાદ હતો ભાઈ બહેન છે ચાર પાંચ છે પછી શું છે હું મારા દેશને ચાહું છું હમ કઈ વાંધો નહીં વધારે નહીં જઈએ તો ચાલશે હું મારા દેશને ચાહું છું આટલું ઘણું છે હવે હું મારા દેશને ચાહું છું આ વાત આપણને બોલાવવામાં આવે છે પણ એ જાતની ચાહત આપણા બધાની અંદર આપણા દેશ માટે હોય એવું જરૂરી નથી એક્સપેક્ટેશન એ છે કે જે દેશમાં રહો છો તમે ચાહો બંને એકબીજાના સહયોગી બની શકે બંને એકબીજાનો કલ્યાણ થઈ શકે દેશમાં રહ્યા છો અને એને ચાહી નથી રહ્યા તો યા તો દેશ માટે તમે સંકટરૂપ બનશો અથવા એ દેશ તમારા ઉપર બંધન રૂપ બની જશે તો કેટલીક વસ્તુઓ કર્તવ્ય તરીકે આપણને સમજાવવામાં આવે છે એ કોઈકના એક્સપેક્ટેશન છે એ એક વ્યક્તિ હોય કે વ્યવસ્થા હોય કે સમાજ હોય કે કોઈ ઋષિ મુનિ હોય આચાર્ય હોય એમની અપેક્ષા એ છે કે જો તમે આ રીતે તમારા કર્તવ્યને અનુસરશો તો તમારા જીવનમાં કલ્યાણ થશે તમારો ઉદ્ધાર થશે કેટલાક કર્તવ્ય છે કે જેને આપણે નિર્ણય કરીએ છીએ કે આપણને ગમે છે કે નથી ગમતા કે આપણને કરવું જોઈએ કે ન કરવું જોઈએ એની અંદર ટકરાહટ થતી હોય છે એવું સંભવ છે પણ કેટલાક લોકો એ ટકરાહટ પછી અને પોતાના જીવનમાં કોઈક એવી ઘટનાઓ થાય તો એના અનુભવથી કંઈક શીખે છે કેટલાક લોકો નથી પણ શીખતા પણ સમાજમાં દરેક વ્યક્તિના અનુસાર કોઈ કર્તવ્ય સામૂહિક જીવનમાં બતાવી શકવું મુશ્કેલ છે તમને આધુનિક બાળકોને તો નહીં હોય ખબર પણ જૂના લોકોને ખબર હોય તો પહેલાના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થતો અને ડોક્ટર પાસે જતો પછી ડૉક્ટર એમ કે તમારા ઘરેથી તમે સીસી લઈને આવો બાટલી કાચની એ દાખલી લઈને આવે અને પછી પોતાની પાસે જે પણ દવાના કેમિકલ હોય લિક્વિડ એને મિશ્રણ કરી અને દવા બનાવીને એને આપતા કે આમાંથી તમે સવાર બપોર સાંજ બે બે ચમચી પીજો મેડિકલ સ્ટોરમાં પહેલા એમ લખેલું આવતું કે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એટલે ત્યાં કેમિકલ પણ મળતા અને ડ્રગ પણ મળતી કેમિકલ એ વસ્તુ હતી કે જે એના ફોર્મ્યુલા પ્રમાણે એ કેમિકલ લઈને આવે પછી એની પાસે જે પેશન્ટ આવે એનું વજન એની ઉંમર એના રોગની ઇન્ટેન્સિટી આ બધી વસ્તુઓને કેલ્ક્યુલેટ કરીને એ કેમિકલમાંથી પોતે દવા પ્રિપેર કરે અને પછી પ્રિસ્ક્રાઇબ કરે કે આમાંથી તમે આટલું આટલું લેવું આ એકદમ કસ્ટમાઇઝ એક વ્યક્તિના માટે એ દવા બનતી હતી પણ હવે બીમારી એટલી થઈ ગઈ ડોક્ટર પાસે સમય એટલો રહ્યો નહીં એટલે એ પ્રેક્ટિસ છે હવે જૂની થઈ ગઈ વૈદ્યોમાં અને એમાં થોડી ઘણી ચાલે છે એમાં પણ હવે ફિક્સ વજનની દવાઓ છે ટીકડીના રૂપમાં કે એ રીતે તૈયાર થઈને આવી ગઈ બસો પચાસ મિલીગ્રામ કે પાંચસો મિલીગ્રામ છે હવે આપણે જ્યારે દવા લઈએ છીએ તે વખતે બસો પચાસ મિલીગ્રામની દવા એક્ઝેક્ટલી પ્રપોર્શનમાં અને ઉંમર પ્રમાણે કદાચ માટે વધશે હોય એટલે આપણને વધારે હોય બિનજરૂરી હોય તો પણ પેટમાં ઠલાવ્યા સિવાય હવે કોઈ છૂટતો નથી કેમ કે એટલું વ્યક્તિગત કોઈની કોઈ સારું એના માટે એવી રીતે ધર્મના વિષય એને તમે એકદમ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર વ્યક્તિગત સ્તર ઉપર તમે એને લાગુ નથી કરી શકતા એનો કોઈ જનરલ ફોર્મેટ હોય છે એવી રીતે આપણે ત્યાં પણ ધર્મ જે કયો છે શાસ્ત્રમાં એમાં પણ એક યુનિવર્સલ નેચરનો ધર્મ છે જેને સામાન્ય ધર્મ કહેવાય છે અને બીજો પર્ટિક્યુલર નેચરનો છે વિશેષ ધર્મ વિશેષનો મતલબ અહીંયા પર્ટિક્યુલર સમજવાનો જે તે વ્યક્તિના અનુલક્ષે પર્ટિક્યુલર અને આ સામાન્યનો મતલબ યુનિવર્સલ આ લખી લેજો તમે હવે જયારે આપણે યુનિવર્સલ કહીએ છીએ ત્યારે નો મતલબ એ છે કે તમે પુરુષ છો કે સ્ત્રી બાલક છો કે યુવા એનાથી કોઈ સારું નથી એટલે મનુષ્ય એની કોઈ પણ અવસ્થામાં હોય કોઈ પણ લિંગમાં હોય કોઈ પણ જાતિમાં હોય સોશિયલ સ્ટેટસ એનું કંઈ પણ હોય એ દરેકના માટે આ યુનિવર્સલ લોઝ છે સામાન્ય ધર્મ એ સામાન્ય ધર્મ ને આપણે ત્યાં ધૃતિ ક્ષમા દમ આસ્તેય હિન્દી ગુજરાતીમાં સમજી લેજો તમે શૌચ ઇન્દ્રિય નિગ્રહ ઘી વિદ્યા સત્ય હવે આનાથી આગળ બોર્ડ અલાઉ નથી કરતું કે ધર્મ પાળો તમે અક્રોધ ભણાવવા વખતે આ જરૂરી છે એટલે નતું થોડો ક્રોધ જોઈએ ધૃતિ ક્ષમા દમ અસ્તે શૌચ ઇન્દ્રિય નિગ્રહ ઘી વિદ્યા સત્ય અને અક્રોડ મનુસ્મૃતિમાં ધર્મના દસ લક્ષણ કયા છે આને સામાન્ય ધર્મ કયા છે એનો શ્લોક પણ છે જેમને સમજી શકે અને લખવું નથી પાડવું શ્લોક છે યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે છે આમાં છે ધૃતિ ક્ષમા દમો એયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા सत्य मत्रोध દશકમ ધર્મલક્ષ આ રીતે લખી લો ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્ય મક્રોધો દશકમ ધર્મલક્ષ છેલ્લે દશકમ ધર્મલક્ષણ મેટ્રો તો આ દશ છે ધર્મના લક્ષણ છે એટલે ધર્મ આ રૂપમાં છે આ બધી પ્રાઇમરી ક્વોલિટી છે જેમ તમે કોઈ નોકરી માટે જવું હોય કે સ્કૂલમાં અત્યારે જેમ આપણે અહીંયા સંસ્કૃતના વિદ્યાલય વિદ્યાર્થીઓ માટે પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે તો ક્રાઇટેરિયા શું છે એનો કે સંસ્કૃત અભ્યાસ માટે જેને પ્રવેશ મેળવવો છે એની ન્યૂનતમ યોગ્યતા સાત ધોરણ પાસ હોવું જોઈએ આ સરકારી નિયમ પ્રમાણે કેમ કે આઠમા ધોરણથી સંસ્કૃતનો કોર્સ પ્રથમામાં એડમિશન મળે છે નોર્મલી સાત ધોરણ જે પાસ કરેલો હોય એના પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે એને વાંચતા લખતા તો આવડવું જ જોઈએ પણ હિન્દુસ્તાનમાં એવું કોઈ નિયમ નથી કે સાત ધોરણ પાસ હોય એને પણ વાંચતા લખતા આવડે છે એટલે આપણે એક એડિશનલ ક્વોલિફિકેશન એ લખીએ કે સાત ધોરણ પાસ તો હોય પણ વાંચતા લખતા આવડવું જોઈએ આ એક પ્રાઇમરી ક્વોલિફિકેશન છે તો કેટલીક આ ક્વોલિફિકેશન છે જેમ આપણે આ ક્રાઇટેરિયાનો ડિસાઇડ કર્યો કે એડમિશન કોણ લઈ શકે સમજાય ને એ આપણા માટે પ્લેટફોર્મ તૈયાર કરે કે જેનાથી તમે ત્યાંથી આગળ વધી શકો કેમ કે આગળનો જે કોર્સ છે એજ્યુકેશન છે એ રીતે ડિઝાઇન કરેલો છે કે જે આ ક્વોલિટીને પ્રિસપોઝ કરે છે ભલો આટલું તો તમને આવડે તો જ તમે અહીંયાથી આગળ યાત્રા કરી શકો છો તો એ પ્રાઇમરી ક્વોલિટી છે પ્રાથમિક યોગ્યતાઓ છે એમ આખો જે ધર્મ છે વૈદિક ધર્મ એ વૈદિક ધર્મના જે ભાગ યુનિવર્સલ અને પર્ટિક્યુલર નેચરની જે ડ્યુટી છે એમાં જો આ ક્વોલિટી આપણી અંદર છે આ ક્વોલિફિકેશન છે તો તમે જે વિશેષ ધર્મનું પાલન કરવાનું છે આગળ જઈને એ તમે સારી રીતે કરી શકશો જો આની અંદર કોઈ જાતની કચાત થશે તો એનો પ્રભાવ વિશેષ ધર્મના આચરણમાં પણ પડ્યા વગર નહીં રહે સમજાયું શું સમજાયું બોલો Thank you. સામાન્ય ધર્મ સમજવું જરૂરી છે જુદી વસ્તુ છે પણ આચરણના માટે જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે સામાન્ય ધર્મ આપણી અંદર ઉતરેલો હોવો જોઈએ ઇમ્પ્લિમેન્ટ આપણે કરતા હોઈએ એમાં આપણે માસ્તરી હોય તો જઈને એને વિશેષ ધર્મ છે એ આપણાથી પાડી શકાય સમજમાં આવ્યું કે નહીં અહીંયા આવી જાઓ ઉર્જા સાથે બેઠો આનો આપણે અર્થ જોઈ લઈશું પહેલા આજે ડિવિઝન છે એને આપણે સમજી લઈએ પછી દરેકની ડિટેલ આપણે જોઈ લઈશું વિશેષ ધર્મમાં ફરીથી બે ડિવિઝન છે વર્ણ ધર્મ અને આશ્રમ વર્ણ સામાન્ય રીતે ચાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આશ્રમમાં ચાર क्या कहा ब्रह्मचर्य गृहस्थ वानप्रस्थ समय संन्यास हम आने जो तुम तो समझी सकस વર્ણ એટલે અત્યારે તમે કયા જાતના છો કયા નાતના છો એમ આપણે પૂછવામાં કોઈ કે વાણિયા છે કોઈ ઠક્કર કે કોઈ બ્રાહ્મણ કે એટલે આપણી આઈડેન્ટિટીનો એક પાર્ટ છે ખ્યાલમાં આવ્યો કે ભાઈ તમે બ્રાહ્મણ છો બ્રાહ્મણમાં જો તમે શાદીશુદા નથી તો બ્રહ્મચારી છો નહીં તો તમે ગ્રહસ્થ છો એટલે કોઈ વ્યક્તિ જ્યારે આપણને પૂછે કે ભાઈ મારું કર્તવ્ય શું ત્યારે આપણને આ સ્ટેટસ છે એને ચેક કરવું પડે પછી શાસ્ત્ર એને કોઈ કર્તવ્ય બતાવશે કે જો તમે બ્રહ્મચારી છો અને બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યમાંથી કોઈ છો તો તમારું આ એક બે ને ત્રણ આ કર્તવ્ય છે જો ગ્રહસ્થ છો અને તમે ક્ષત્રિય છો તો તમારું આ કર્તવ્ય છે એ શું છે પછી ડિટેલમાં જોઈશું પણ આમાંથી કંઈ પણ જો તમે હો ચાહે ન હો આ જે ડ્યુટીઝ છે યુનિવર્સલ ડ્યુટીઝ એ સર્વસામાન્ય માટે છે એટલું જ નહીં આના અંદર એક આગળ વધીને કોઈ માની લો કે આ વર્ણના મિશ્રણથી કોઈ વ્યક્તિનો જન્મ થયેલો છે એટલે બ્રાહ્મણ કે ક્ષત્રિયની સંતાન હોય કે વૈશ્વિક ક્ષત્રિયની સંતાન હોય એમ જેને વર્ણ શંકર કહેવાય છે અથવા આ ચારેય વર્ણમાં પણ ન હોય અને એના મિશ્રણથી પણ ન હોય પણ કોઈ થર્ડ નેચરનો કોઈ વ્યક્તિ છે વર્ણ બાહ્ય તો એના માટે પણ શાસ્ત્ર એટલું એક્સપેક્ટ કરે છે કે એને આ યુનિવર્સલ ડ્યુટીઝ છે એ તો દરેકે પોતાના જીવનમાં ઉતારવી જ જોઈએ થયું ક્લિયર આ સમજો ગોપાલ એ પછી લઈશું હમણાં મેં જે સમજાવ્યું એ વાત સમજો તો શું સમજો બોલ હા ચાહે વર્ણ નો હોય ચાહે વર્ણના બહારનો હોય કે ચાહે મિશ્ર વર્ણ નો હોય કોઈ પણ હોય યુનિવર્સલી આ ધર્મ છે એ દરેકના માટે અનુસરવા યોગ્ય છે આ પ્રાઇમરી ક્વોલિટી છે હવે તમને હું એ વાત યાદ અપાવું ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી અન્ય ધર્મમાં ઇસ્લામ વગેરેની અંદર એનું કયા બેશરમ રાતે તમને ડ્યુટી સમજાવવામાં આવે છે એને અને તમે આને કમ્પેર કરો જો જુડાઇઝમ છે યહૂદી ધર્મ એના કેટલા કમાન્ડમેન્ટ છે પહેલું ઈશ્વર છે તમારે માનવું જોઈએ કે ઈશ્વર છે God is one and unique ઈશ્વર એક જ છે અને કંઈક ખાસ છે એટલે આપણાથી ખાસ યુનિક છે ગોડ ઇઝ ઇન્કોર્પોરિયલ એટલે અલૌકિક છે ગોડ ઇઝ એટર્નલ એ શાશ્વત છે અવિનાશી છે Prayer is to be directed to God alone and no other. પ્રાર્થના છે એ કેવલ ઈશ્વરના પ્રતિ કરવી જોઈએ બીજા કોઈ તરફ નહીં the word of the prophet are true Moses જે પ્રોફેટ છે એમના એમના જે આદેશો છે એમના શબ્દો છે એ સનાતન સત્ય છે મોઝેસ પ્રોફેસીઝ આર ટ્રુ મોદિસ જે ઈશ્વરનો સંદેશવાહક છે એ સત્ય છે and Moses was the greatest of the prophet આના પહેલા કોઈ પણ બીજા ઋષિ મુનિઓ થયા હોય એના કરતા પણ મોઝિસ છે સૌથી ગ્રેટ છે and not Jesus Muhammad or anyone else તાત્પર્ય છે કે એના પછી કોઈ પણ થયા કે એના પહેલા કોઈ પણ થયા એના કરતા પણ મોઝિસ છે એ શ્રેષ્ઠ છે જેમ આપણે પણ કહીએ છીએ બધી જગ્યાએ પેરેલ મળી જશે મહાપ્રભુજી કહે છે વ્યાસોસ્માકમ ગુરુ વેદ વ્યાસ છે અમારા ગુરુ છે કાલે પણ આપણે જોયું વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ વ્યાસના કોઈ ચેલેન્જ ન કરી શકે ચાહે કોઈ પણ આચાર્ય હોય દેર વિલ બી નો અધર સોરા હવે પછી બીજો કોઈ ધર્મગ્રંથ ઈશ્વર તરફથી મળવાનો નથી God knows thoughts and deeds of man ઈશ્વર મનુષ્યના કર્મ એના વિચાર એના મનની વાતોને જાણે છે God will reward the good and punish the wicked પુણ્ય કરનાર છે એને પુણ્ય સારું ફલ આપશે પાપ કર્મ કરનારને સજા આપશે ધ મસીહા વિલ કમ સૃષ્ટિના અંતમાં ન્યાય કરનારો મસીહા આવશે the dead will be resurrected જે લોકો મરી ગયા છે એ લોકો બધાને જગાડવામાં આવશે ન્યાય કરવા માટે આવા કેટલાક એમના કમાન્ડમેન્ટ છે હવે આ જાતના કમાન્ડ છે એ મોઝિસના પહેલા પણ નોવા જે એમના પૂર્વ ઋષિ હતા એમને મળ્યા હતા એને ઈશ્વરે એમ કહ્યું હતું establish establish courts of justice न्याय की स्थापना करो नॉट टू कमिट आइडोलेटरी मूर्ति पूजा नहीं करो not to commit bloodshed हत्या नहीं करो नॉट टू कमिट रॉबरी चोरी नहीं करो not to eat flesh cut from a living animal જીવતા પ્રાણીનું માંસ ન ખાઓ આ બધું સ્પેસિફાઈ કરવું પડે છે એમને કેમ કે એ લોકો એ પણ નથી છોડતા એ પ્રજા હતી કે જ્યારે ઈશ્વરને આટલું સ્પેસિફિકલી કહેવું પડ્યું કે જીવતો હોય તો નહીં મારીને ખાવ ભલે પણ જીવતાને નહીં ખાઓ સમજમાં આવ્યું ને આ યહૂદી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે એના પછીથી એ સિદ્ધાંતોને વધારતા વધારતા એ લોકોએ ત્રણસો ચારસો કમાન્ડમેન્ટ એ લોકોએ શોધી કાઢ્યા આ જે સિદ્ધાંતો છે જીવનના એ જ્યારે મોઝેશને ઈશ્વર આપી રહ્યા છે એની પરંપરા તે પછીથી આગળ ચાલી એમાં જ્યારે જીસસ ક્રાઇસ્ટ આવ્યા ત્યારે એમણે એમ કહ્યું કે ને ઈશ્વરે જે કંઈ પણ કહ્યું છે એ તે વખતની પ્રજાના માટે અને મોઝેસના હિસાબથી એ યોગ્ય હશે એ જે કંઈ પણ ઈશ્વરના આદેશ છે એના પ્રત્યે અમને માન છે પણ વર્તમાન સમયમાં કેમ કે જીસસ છે પોતે ઈશ્વરના પુત્ર તરીકે મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે એટલે એમને જે સંદેશ આપ્યા છે એમાં વિશ્વાસ રાખવો એ સમયની આવશ્યકતા છે તે કારણે મોઝેસની જે પણ વાતો હતી એ કેવલ એમણે હિસ્ટ્રી તરીકે એક્સેપ્ટ કરી પણ કર્તવ્ય તરીકે ન કરી કર્તવ્ય તરીકે મોઝેસની પણ એટલી વાતો જ એક્સેપ્ટ કરી કે જે જીસસ ક્રાઇસ્ટથી કોન્ટ્રાડિક્ટરી ન હોય અવિકલમાં એટલે અવિરોધેન પ્રમાણે જે આપણે શ્રુતિ અને વેદના વિષયમાં સમજ્યા હતા એના પછી એ જ પરંપરામાં મોહમ્મદ નો જન્મ થયો મોહમ્મદે પણ એ જ વાત કહી કેમ કે એ પણ ત્યાં જ ની અંદર હતો જ્યાં ઈસાઈ અને યહૂદીઓ પહેલે પ્રાર્થના કરતા હતા એ જ સ્થાન એ જ વિચારધારાઓ એટલે પહેલે જે ચાલી રહ્યું છે એને એકદમથી ના ના પાડી શક્યા યહૂદીના વિષયમાં તો બહુ ગતિને એમણે વિરોધ કર્યો કેમ કે એ આવે તે સમયમાં યહૂદીઓ ઇઝરાયલમાંથી બધા પલાયન કરી દીધા હતા ઇજિપ્શિયનો એમને કાઢી મૂક્યા હતા એટલે મોહમ્મદ વખતે મેદાન સાફ હતું હતા તો ખાલી ક્રિશ્ચિયનો હતા એટલે ક્રિશ્ચિયનોની સાથે કસમ થતી હતી પણ મોહમ્મદે પણ એ ચતુરાઈ કરી કે ક્રિશ્ચિયનો જે કહી રહ્યા છે જીસસ ક્રાઇસ્ટ કહી રહ્યા છે એ તે વખતની વાત હતી હવે છેલ્લો ફરિશ્તા હું છું મારા પછી કોઈ નહીં થાય હું કહું છું એ વાત માનવાની આ રીતે પરંપરા આગળ વધી પણ એમના જે પણ પ્રાથમિક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની સામે આપણે આપણી જે આ ક્વોલિટી છે એના ઉપર જો ધ્યાન આપીએ તો આપણે સમજી શકીએ કે એમને ત્યાં જે કહેવાયેલું છે એ બહુ અતિ ભૌતિક લેવલનું છે ભૌતિક અથવા તો લૌકિક એમના જે સિદ્ધાંતો છે માનવ માટે આપવામાં આવેલા એ ભૌતિક લૌકિક લેવલના છે આત્મિક લેવલના સિદ્ધાંતો એમને ત્યાં એમના ઉપર ફોર્સ જોવા નથી મળતો જેને આપણે ત્યાં આધ્યાત્મિક કહેવાય છે આવી ખ્યાલ અને આદિદૈવિકતા છે એ તો બહુ રેર કેસમાં જોવા મળે છે એટલે ઈશ્વરનો જે પ્રવેશ છે તે સાધનાની અંદર આપણે ત્યાં પ્રાઇમરી ક્વોલિટીમાં ધૃતિ ધૃતિનો મતલબ ધૈર્ય ધીરજ ગુજરાતીમાં ધીરજના ફળ મીઠા ધૃતિ એટલે ધૈર્ય અથવા ધીરજ ધીરજના ઘણા બધા રૂપ હોઈ શકે સહનશીલતા વગેરે પણ એ ધીરજના જ રૂપ છે ક્ષમા એટલે માફી से श्रेष्ठ है क्षमा बड़े इनको चाहिए छोटे इनको उत्पाદ નાના બાળકોનો નેચર જ તોફાની હોય એટલે એ લોકો તોફાન કરે એમનો નેચર છે મોટા લોકો એમને માફ કરતા રહે મોટા લોકોનો નેચર છે તો ક્ષમા બડે ઇनको चाहिए छोटे इनको उत्पाद તો ક્ષમા હવે જુઓ ક્ષમા કોણ કરી શકે જે ધીર હોય એ ક્ષમા કરે જેમાં ધીરજ ન હોય એ ક્ષમા ન કરી શકે એવું ક્ષમાની અંદર સામેવાળાનો જે અવગુણ છે કે અનએક્સપેક્ટેડ જે બિહેવિયર છે એને તમારે એક્સેપ્ટ કરવું પડે તો જ ક્ષમા કરી શકો નહીં તો ન કરી શકો બરોબર છે ને તો ક્ષમા એ ધીરજ હોય તો ક્ષમા થઈ શકે એના પછી દમ દમ એટલે દમનો મતલબ દમન કચડી દેવું આપણી વૃત્તિઓને કચડી દેવી તમે જોયું હશે કે નાના બાળકને આપણે એમ કહીએ ચલો મંગલાચરણ કરો પ્રાર્થના કરો આંખ બંધ રાખો એટલે એ લોકો આમ આંખ બંધ કરે આપણે આંખ બંધ કરીએ તો આપણે આમ સહજતાથી આંખ બંધ કરીએ બચ્ચાઓ આંખ બંધ કરે તો એકદમ આમ કરે અને એ પણ એમની પાપણ ધ્રુજથી આપણને રીતસર દેખાય પછી ક્યારેક થોડું થોડું આમ પણ એ લોકો કરીને ને કેમ કે એમના માટે સંભવ નથી આ જાતની સહજતાથી જે આંખો ભગવાને દુનિયાને જોવા માટે બનાવી છે એને નાહક શા માટે બંધ કરવી એટલે એને બંધ કરવામાં એમને ભારી અંદરથી એક જાતનું સ્ટ્રગલ કરવી પડે છે પોતાની જાત સાથે તો એકદમથી આ દમન છે અને આપણે આમ જે સહજતાથી બંધ છીએ હા કોઈ જાતની અહીંયા સળ નથી આવી રહી કે કોઈ ટેન્શન નથી આવી રહ્યું કોઈ જાતનો ભય નથી એ જાતની સહજતા બાળકમાં નથી સંભવ આ દમન છે આવી ખ્યાલ દમન જે છે એ આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ છે એને ઈચ્છા ન હોવા છતાં એને દબાવી દેવી કરી રાખવી સપરેટ દેવું દમન એ સપરેશન છે એક જાતનું બરોબર આ થઈ ગયું સ્પષ્ટ તે પછી અસ્તેય અસ્તેયનું સામાન્ય અસર અચવું છે એનો ઇમ્પ્લિકેશન ઘણો વાઇલ્ડ છે આપણી હકની વસ્તુ ન હોય એના ઉપર આપણો હક ન જમાવવું કે આપણું મન એના ઉપર ન ચલાવવું કોઈ આપણને એમ કહે કે ચોરી ન કરવી જોઈએ આપણને બહુ સારી વાત લાગે હા એમાં કહેવાનું શું છે તો ન જ કરવી જોઈએ પણ તેમ છતાં પણ વ્યવહારની અંદર નાના મોટા લેવલે આપણી ચોરીને જો આપણે ગણવા જઈએ તો એની લિસ્ટ બહુ લાંબી થાય એમાં એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત આવે છે આપણે ત્યાંની ઉપનિષ્ઠ સ્મૃતિમાં એક શંખ અને લિખિત બે ભાઈઓ હતા ઋષિઓ હતા એમનું વિદ્યાધ્યયન સંપન્ન થઈ ગયું પછી બંને જણાએ પોતપોતાના ગુરુકુલ આશ્રમ માં રહેવા ગયા અને વિદ્યાર્થીઓને વેદ વગેરે ભણાવતા એક વખત નાનો ભાઈ છે એ મોટા ભાઈને મળવા માટે ગયો તો આશ્રમમાં જોયું ત્યાં હતું નહીં એટલે વાત જોઈ પણ એને કોઈ દેખાયો નહીં પછી ભૂખ લાગી તો ત્યાં એક વૃક્ષની અંદર ફળ લાગેલા હતા એ ફળ એને ખાઈ લીધા એટલામાં એમનો ભાઈ ત્યાં આવ્યા ને એમને કેમ છો મજામાં બધું પૂછ્યું કર્યું પછી એણે કહ્યું કે આ રીતે મને ભૂખ લાગી હતી એટલે મેં ફલ લીધા મોટાભાઈ કહ્યું કે આપણે ગુરુકુલમાં ભણ્યા તે વખતે જે અચૌરીનો સિદ્ધાંત છે આપણે એ સમજ્યા કે જ્યાં સુધી કોઈ સામેવાળીની વ્યક્તિની પરમિશન ન હોય અને જે વસ્તુ પર આપણો હક ન હોય એ વસ્તુને જો આપણે લઈ રહ્યા છીએ તો એ ચોરી કહેવાય અને આ અધર્મ છે તો નાનો ભાઈ છે એને કહ્યું વાત તો તમારી સાચી છે તો હવે મારે શું કરવું મોટા ભાઈ કહ્યું કે ધર્મ કે અધર્મ કે સત્ય સત્યનો નિર્ણય કરવો એ બ્રાહ્મણનું કામ છે પણ એને એક્ઝિક્યુટ કરવું એનો દંડ આપવો એ રાજાનું કામ છે એટલે તમે રાજા પાસે જઈને તમારે જે અપરાધ કર્યો છે એ ત્યાં તમે એમને જણાવો અને પછી જે દંડ આપે સ્વીકારો એટલે ત્યાં ગયા રાજા જાણતા હતા કે આ તો બહુ જ્ઞાની ઋષિઓ છે તો એમનું સન્માન કર્યું પણ એમણે કહ્યું કે હું અત્યારે ઋષિ તરીકે તમારે ત્યાં નથી આવ્યો પણ હું એક અપરાધી તરીકે આવ્યો છું અને મારાથી અપરાધ થયો છે તો એનો દંડ મને તમે આપો રાજાએ કહ્યું કે તો તમે અપરાધને સમજ્યા સ્વીકાર્યું અને અમારી સામે એને વ્યક્ત કર્યું એનાથી જ તમે અપરાધ મુક્ત છો કેમ કે એનાથી તમે સત્યને જાણી ગયા છો અને આ તો બહુ તુચ્છ વ્યવહાર છે કે તમારા મોટા ભાઈના ઘરે ગયા છો એ પિતા તુલ્ય કહેવાય એમાં પોતાનો કે તારકાનો એવો મોટો કોઈ વિચાર ન હોય અને પછીથી તમે તમારા ભાઈને જણાવ્યું પણ છે એવું ઘણી બધી વાત એને સમજાવી પણ એ કહ્યું કે નહીં જ્યાં સુધી તમે મને દંડ નહીં આપો ત્યાં સુધી હું પાપ મુક્ત નહીં થાઉં અને જો એ પાપ મારે લઈને રહેશે તો મારે આગલા જન્મ પણ ભોગવવું પડશે એ મારે નથી કરવું એટલે ધર્મની દ્રષ્ટિથી જે અપરાધ આ અપરાધનો દંડ હોય તમે મને આપો એ દંડની તો પ્રોવિઝન એ જ હતું કે તાંડાથી હાથ કાપી નાખવા તો રાજાએ અનિચ્છયા પણ એ આદેશ આપ્યો અને હાથ બંને એના કપાવી દીધા હાથ કાપવાથી એમને દુઃખ ન થયું એ રાજી થયા કે ચલો મને મારા અપરાધની સજા મને મળી અને મેં ભોગવી જેથી હવે મને આવતા જન્મની અંદર આ જે દુષ્કર્મ છે એના ફલનો ભાર લઈને એને જવું નહીં પડે અને તે પછી પોતાના ભાઈ પાસે ગયા તો તાત્પર્ય એ છે કે અત્યેય એ આપણે એક બ્રોડ સેન્સમાં એવી રાત્રા કોઈ સૂતા હોય ત્યારે દરવાજાનો લોક તોડીને એની તિજોરી તોડીને એમાંથી લૂંટીને લાવવું આ જ ચોરી છે એટલા અર્થમાં ચોરી એમ નહીં પરંતુ જે વસ્તુ પર આપણો હક નથી એવી કોઈ પણ વસ્તુ એને જો આપણે લઈ રહ્યા છીએ તો એક જાતની ચોરી છે અને એ ચોરી છે એ ચાહે એનું લેવલ નાનું હોય છે મોટું હોય ચોરી તો ચોરી છે એક બ્રાહ્મણની કથા આવે છે પુરાણમાં કે એ બ્રાહ્મણ સારો વિદ્વાન પંડિત હતો પણ કોઈ કારણ બહુ ગરીબી અવસ્થામાં ન તો એને કોઈ યજમાન મળે ન કોઈ વિદ્યાર્થી મળે તો એની આજીવિકા કેમ ચાલે એક વખત એવી સ્થિતિ થઈ ગઈ કે એને પોતાને ખાવા કે પરિવારને જમાડવા માટેનું પણ કઈ રહ્યું નહીં તો કે એને નિર્ણય કર્યો કે હવે મારે જીવવું તો ખરું ને શાસ્ત્રમાં કહ્યું છે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ આપણું શરીર હશે તો પછી બીજો કોઈ ઉપાય પણ થઈ શકશે પ્રાયશ્ચિત વગેરે પણ જો મરી જવું એનો તો કોઈ મતલબ નથી એટલે એમણે વિચાર્યું કે હું ચોરી કરીશ જ્યારે પણ ચોરી કરવાનું વિચારે ત્યારે કોને ત્યાં ચોરી કરવા જવી એનું કેલ્ક્યુલેશન કરે અને જેમને જેમના સંબંધમાં વિચાર આવે કે હું આને ત્યાં જાઉં તો એના પરિવારના સંબંધમાં એની આર્થિક સ્થિતિના વિષયમાં એના મનમાં વિચાર ચાલે કે હું આને પાસેથી આ વસ્તુ લઈ લઈશ તો બિચારા એને તકલીફ પડશે તો એવું તમારે ન કરવું જોઈએ તમારે એવી જગ્યાએ ચોરી કરવી જોઈએ કે જ્યાંથી હું ચોરી કરું તો એ વ્યક્તિને કોઈ જાતની હાનિ ન થાય અને મારું કામ પણ સીધું થઈ જાય એટલે ફાઇનલી એને એમ વિચાર કર્યો કે હવે એવો તો ખાલી ગામમાં રાજા જ છે કે જેને ત્યાં હું ચોરી કરું તો એને કંઈ તકલીફ ન પડે તો રાજાને ત્યાં ગયો હવે આ સામાન્ય ધર્મ એ પચાવેલા છે એને કે દરેક ધર્મ ડગલે ને પગલે એને યાદ આવે હવે રાજાને ત્યાં ચોરી કરવા જવી હોય તો પહેરેદારો તો હોય એ તો રોગ છે તો શું કરવું ખોટું તો બોલાય નહીં કેમ કે સત્ય એ ધર્મ છે તો ત્યાં એને ધર્મની યાદ આવી ગઈ કે સત્ય ધર્મ છે તો ચલો જે હશે તે ધર્મ માર્ગે કદાચ આ એક ધર્મ સાથે કોમ્પ્રોમાઇઝ કરવી પડે પણ બીજા ધર્મો છે બને ત્યાં સુધી જાળવવાનો પ્રયાસ કરવો તો એને દરવાજામાં દરવાને રોક્યો કોણ છો ક્યાં જાઓ છો તો હું ચોર છું ચોરી કરવા જાઉં છું તો દરવાને એમ થયું કે આ કોઈ राजा रो खास માણસ લાગે છે મારી સાથે મજાક કરે છે એને રોકી મારી નોકરી છે એટલે એને જવા દીધો જતાં જતાં બધારે રાતના સુઈ ગયા હતા એટલે એલા મનમાં વિચાર આવ્યો કે હવે મને અત્યારે જરૂર તો ખાવા છે તો ચાલ હું રસોડામાં જાઉં અન દોલત લેવાનો જરૂર છે એને રસોડામાં ગયો તો રસોડામાં તો બધું લીપી પૂટીન સાફ થઈ ગયું હતું કંઈ બચ્યું નહોતું સાદી અગાર આ હતી ચૂલાની અંદર તો એને થયું કાંઈ નહીં તો હવે આ રાખ લઈ જાઉં બીજું તો શું રાખનું પોટલું વાળીને જતો હતો તે વખતે રાજા રાત્રે રાઉન્ડ મારવા માટે મહેલમાં નીકળ્યા એમણે જોયું કે આ રીતે કોઈ બ્રાહ્મણ પાસે પોટલું લઈને જઈ રહ્યા છે એટલે પૂછ્યું તેણે બધી પોતાની દુઃખભરી કથા કહી તો રાજાના મનમાં પણ હું પશ્ચાતાપ થયો કે હું જે ગામમાં રાજા છું એની અંદર બ્રાહ્મણ છે એ આવા ભૂખમરો વેચી રહ્યો છે તો એનો દોષ નથી મારો દોષ છે એટલે એને રાજ્યમાં ફરીથી સારું સ્થાન આપી અને સન્માનપૂર્વક એની આજીવિકા ચાલે એવું વ્યવસ્થા કરી તો છે એને આ જે અચવ અસ્થિ છે એટલે ચોરીથી સત્ય બચાવ્યો આ બધા જેટલા પણ ધર્મ છે એ ધર્મની વિશેષતા એ છે કે તમે કોઈ પણ એકને સાધો તો આપોઆપ બીજા બધા એના પાછળ ચાલે આવે એને પ્રત્યેકને અલગ અલગ સાધવાની આવશ્યકતા નથી આ એક એવી ઇન્ટરકનેક્ટેડ આ સિસ્ટમ છે વૈચારિક કે તમે એકને પણ સાધો તો બીજા બધા આપોઆપ એના સાથે આવે છે સમજમાં આવ્યું ને તો અસ્તે શૌચ એટલે પવિત્રતા પવિત્રતા અને સ્વચ્છતા એના અંદર અંતર સમજવું જોઈએ સ્વચ્છતા છે એ ભૌતિક કે શારીરિક દૃષ્ટિથી છે અને પવિત્રતા છે એ શાસ્ત્રીય વિધિથી જે વખતે આપણે શુદ્ધિ કરી રહ્યા છીએ તો એ પવિત્રતા છે અવિકાલમાં જેમ આપણે સ્નાન કર્યું પણ જો ચરણામૃત નથી લીધું તો આપણે ઠાકોરજીની સેવામાં જવા લાયક પવિત્ર નથી થયા ચોખ્ખા થઈ ગયા એ જ રીતે વિધિમાં તમે બેસવાનું છે અને સ્નાન કરીને બેઠા તો પછી તમને બ્રાહ્મણ કહેશે કે હવે તમે ચમચીમાં ત્રણ વખત પાણી પીઓ પછી પાણીના છાંટા તમારા ઉપર ઉડાડો હવે કોઈ વ્યક્તિ એમ છે કે હું સારી રીતે મેં બ્રશ કર્યું છે કુગળા કર્યા છે સાબુથી ઘસી ઘસીને નાહ્યો છું હવે આ ત્રણ ચમચી પાણી પીવાનું અને માથે પાણીના છાંટા છાંટવાથી શું થવાનું છે તો થવાનું છે ઓલું છે એ ચોખ્ખાઈ છે અને આ પવિત્રતાની વિધિ છે તો શૌચ અને પવિત્રતા આ બેને અલગ સમજવા જોઈએ તે પછી ઇન્દ્રિય નિગ્રહ ધમ છે એની અંદર ઓપરેશન છે દબાવી દેવું છે વૃત્તિઓને ઇન્દ્રિયોનો નિગ્રહ છે એવું પ્રત્યેક ઇન્દ્રિયોને એના વિષયમાંથી ખેંચી અને પોતાના તરફ વાળવી છે એટલે કાનને જે સાંભળી રહ્યું છે એનાથી ખેંચીને અને આંખ છે એને જોઈ રહ્યું છે એનાથી ગંધને સૂંઘી રહ્યું છે એનાથી ત્વચા છે એને સ્પર્શથી એમ આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે જે એના વિષયોના અંદર જાય છે એને એના તરફથી વાળવી शक्य बने ब्रह्मचारी है तो ब्रह्मचर्य आश्रम अनुसार गृहस्थ है तो गृहस्थ अनुसार वारस्थ हो तो अनुसार इंद्रिओ नो निग्रह पी धी एट बुद्धि बुद्धि सदबुद्धि આપણે ત્યાં એક દ્રષ્ટાંત આપવામાં આવે છે રથનું ઘોડા પછી લગામ ભારતી અને રસી આ રીતે આપણને સમજાવવામાં આવે છે આત્માનમ રતિનમ વિદ્ધિ શરીર છે એને રસ કર્યો છે આપણને બુદ્ધિ તો સ્થાપની વૃત્તિ મન પ્રગ્રહમેવ છે અને ઇન્દ્રિય ઘોડાઓ ઇન્દ્રિય છે આપણી મન એની લગામ છે આરથી એ બુદ્ધિ છે આત્મા એ રસી છે અને આ બધાનો જે સંઘાત છે તે રસ છે આત્મનમ રસિનમ વિદ્ધિ શરીરમ રસમેવતુ બુદ્ધિંતુ સારથિમ વિદ્ધિ મનપ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણી ભયાન આહુ ઇન્દ્રિયાર્થેશુ હવે જુઓ અત્યારે આ ફોકસ છે આપણો બુદ્ધિ છે અમારે પહેલગામમાં એક એવું રોચક કિસ્સો થયો હતો કે એક ઘોડા હતો તો હવે ગોળો વિચારો પહેલી પહેલી લઈને નીકળ્યો પહેલા શું હોય કે ઘોડાઓની સાથે નવો શીખાવ કરતો હોય એ એક્સપિરિયન્સ ઘોડાની સાથે સાથે ચાલે પણ ઉપર સવારને બેસાડવા માટે એ તૈયાર ન હોય એટલે ઘોડાવાળો છે એ પોતે થોડા સમય એના ઉપર બેસીને એને ટ્રેન કરે એટલે બેસ્ટ થઈ જાય એવી રીતે એક નવ ઘોડો હતો જેને ફર્સ્ટ ટાઈમ કોઈ સવારને બેસાડ્યો હતો તો ઘોડો બિચારો પોતાની વૃત્તિ અનુસાર એને ભૂખ લાગે તરસ લાગે એ રીતે એ ગમે ત્યાં વળી જાય અને પહાડી ઘોડાઓની આદત એ જાતની હોય કે એ ચાલે શીણની ધાર ઉપર એકદમ પહાડની જે એકદમ ધાર હોય એના ઉપર ચાલે એટલે એક તો ઉપર બેઠા હોય ખીણની ઊંડાઈ જોઈને એના આંજા ગગડી જાય અને ઘોડો આમ નમી નમીને એને ઘાસ ખાવા જાય એટલે બંને મુસીબતમાં આવી જાય તો હવે જે ઘોડો છે એ પોતાની ઈચ્છા અનુસાર જઈ રહ્યો છે લગામ છે બુદ્ધિ પણ છે પણ એના ઉપર કાબુ નથી આ પોતે પણ ભયગીત છે ધર્મ પાછળ આના પણ હજાર રગજી રહ્યા છે એટલે ઘોડાને ક્યાંથી કંટ્રોલ કરશે સમજમાં આવ્યું ને ઇન્દ્રિયો જે છે એને ઘોડાના સાથે સરખાવી છે ઘોડા અને પાર્થિની વચ્ચે જે કનેક્ટર છે એ મન છે આપણું મન છે એ ઇન્દ્રિયની સાથે આપણી બુદ્ધિને કનેક્ટ કરે છે બુદ્ધિ મનથી ઘોડાને કંટ્રોલ કરે છે આ જ જાતનું એનો રિલેશન સમજાવ્યું છે એટલે જો બુદ્ધિ સ્ટ્રોંગ હોય તો લગામ ઢીલી હોય તો કોણ એને તપિન એને ઘોડાને પોતે અંકુશમાં રાખી શકે તો બુદ્ધિની અંદર જો કઈ કચાસ હોય તો મન ઉપર કે ઘોડા ઉપર એના દ્વારા કંટ્રોલ ન લાગી શકે એટલે સામાન્ય પરમની અંદર જે બુદ્ધિ છે સદબુદ્ધિ એના ઉપર જોર છે અને એ બુદ્ધિ કઈ રીતે આપણી સ્વસ્થ બની શકે એ પ્રેક્ટિસ થી થાય લેક આપણે જોઈએ છીએ કે વાહન ચલાવવું હોય રસોઈ બનાવવી હોય કે આર્મી પોલીસમેન હોય એ લોકોની જે ટ્રેનિંગ છે જેટલી પણ ટ્રેનિંગ છે એને તમે રિપીટેડલી એકની એક કાર્ય અલગ અલગ કન્ડિશનની અંદર તમે કરતા રહો તો આપણું માઇન્ડ છે કમાન્ડ આપવા માટે એકદમ હંમેશા સજ્જ રહે પણ જો એ જાતની ટ્રેનિંગ આપણને આવી આપવી ન હોય તો આપણી અંદર સામર્થ્ય હોવા છતાં પણ ખરા સમયે આપણે એનો ઉપયોગ ન કરી શકતા હોઈએ એટલે એ જે સજ્જતા છે બુદ્ધિની એના માટે એના જે પણ ઉપાય છે ઉપાય દ્વારા એ સદબુદ્ધિ આપણને પ્રાપ્ત કરવી જોઈએ એનો ઉપાય છે વિદ્યા સામાન્ય ધર્મમાં આ વિદ્યા છે બુદ્ધિના પછી પાંચ મિનિટ છે વિદ્યાનો મતલબ એ છે સદવિદ્યા જેમ સદબુદ્ધિ છે એમ સદવિદ્યા બુદ્ધિને ટ્રેનિંગ આપવા માટે લૌકિક અને શાસ્ત્રીય બંને સાધનો છે એવી રીતે વિદ્યાના અંદર પણ લૌકિક અને શાસ્ત્રીય બંને માધ્યમો છે તો શાસ્ત્રના અધ્યયનથી આપણને સદવિદ્યાની પ્રાપ્તિ થાય જેના દ્વારા આપણી બુદ્ધિ કન્ડિશન થાય છે આ વિદ્યા થયું એના પછી સત્ય સત્યને આપણે જોઈ ગયા છીએ સાચું બોલવું સાચું આચરણ કરવું અને અંતમાં આ ક્રોધ ભગવાન ગીતામાં એમ કે છે કામ રેશ ક્રોધ રેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિધ્યેનમ ઇહ વૈરિણ આમતા ક્રોધ એ આપણા અંદર જે રજોગુણ છે એના પ્રભાવથી પેદા થાય છે અને એને શું તાળો વૈરી જાણ ક્રોધ છે એ મનુષ્યનો શત્રુ છે અને ક્રોધ ક્રોધનો ઉપયોગ શક્તિ આપણે કરીએ તો તો આપણે સહાયક બની શકે પણ નહીં તો કોઈના ઉપર તમે ક્રોધિત થતા રહો તો થતા રહો એમાં એનું શું છે બળી તો તમે જ રહ્યા છો કે નહીં ક્રોધ છે એનાથી આંતર જ્વાલા જે છે આપણી પ્રગટ થઈ રહી છે એનાથી પીડા તો કરનારને થઈ રહી છે સામેવાળાને શું છે માની લો કે સામેવાળો છે એ આમ મુસ્કુરાતો રહે આમ હર્ષ આમ મલકે એવી રીતે અને તમે ગમે તેટલા ગાળા ગાળો ભણતા રહો કે તમે ગમે તેટલું ઉત્પાદ મચાવતા રહો કઈ પણ કરતા રહો જેમ આપણે જૂમાં જઈએ અને જૂમાં જઈએ તે વખતે વાદરાઓ બિચારા પ્રાણીઓ જે કુદરતી વાતાવરણ રહેવા માટે જન્મ્યા છે એમને કચરામાં પૂરી દેવામાં આવે એટલે આપણે જઈએ આપણે મુક્ત જોઈને એ બિચારા ક્રોધિત થાય હવે એ ક્રોધિત થાય એનાથી આપણને ફરક પડે છે આપણે મલકાતા રહીએ આપણે તો ઉલટાનું કોમેડી શો જેવું થાય જો કેવો થાય છે કોકો કોકો કરે છે એમ કરીને આપણે એમની મજા લઈએ અને ઓલાનો અડધો તે લોહી બળી જાય એનાથી આપણે કઈ ફરક નથી પડતો નુકસાન જે ક્રોધ કરી રહ્યો છે એને થઈ રહ્યું તો ક્રોધ છે એ કારણે ક્રોધ છે વિવેક બોલાવી દે આપણને આપણે ત્યાં ચિરકારી કરીને ઋષિ છે એમની કથા આવે છે એમના પિતા એક વખત એક વાર્તા ઉપર ગુસ્સામાં આવી ગયા અને એના દીકરાને કીધું તારી માતાનો વધ કરી દેજે હું જાઉં છું એમ ગુસ્સો કરીને ચાલ્યા ગયા ત્યાં હવે દીકરો એકદમ ચિંતા પડી ગયો કે આ શું થયું કે પિતાની આજ્ઞા છે એનું પાલન તો કરવું જોઈએ એટલે માતાનો વધ કરવો જ જોઈએ હવે માતાનો અપરાધ છે કે નહીં એનો નિર્ણય કેમ કરવો એનું ચિંતન કરતા કરતા કરતા કરતા એ બેઠા રહ્યા તો ઋષિ તો ચાલ્યા ગયા પછી ચાલ્યા ગયા પછી જયારે એમનો ક્રોધ શાંત થયો ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે અરે આ મેં આ શું કરી દીધું ક્યાંક મારા દીકરાએ મારી આજ્ઞા પાડી તો નહીં દીધી હોય એટલે પાછા દોડતા ગભરાતા આવ્યા અને ત્યાં એમણે જોયું કે હજી બધા ઋષિ છે ચિંતન કરી રહ્યા હતા કે આજ્ઞાનું પાલન કરું કે ન કરું કરું કે ન કરું એટલે ઋષિ આવે કહ્યું કે મારાથી કરોડમાં હું બોલાઈ ગયું તે સારું કર્યું તારી માનું ન કરે એટલે આપણા ત્યાં એક ફ્રેશ પડી ગયો ચિરકારી સુખી ભવેત ચીરસ એટલે બહુ આરામથી ધીરે ધીરે ધીરે ધીરે જે કામ કરે એ સુખી બને ચીરે ખારી સુખી મળે એ ફળેજ બની ગયો કેમ કે શોધની અંદર જે નિર્ણય લીધેલા છે એની અંદર વ્યક્તિ પોતે પોતાનામાં નથી એટલા કારણે એનાથી આવું નીકળી ગયું છે એટલે એ વખતે એ વ્યક્તિ છે જ નહીં એમ સમજો એમના અંદર કોઈ ભૂત ઘૂસી ગયું છે તો ભૂતનો નિર્ણય છે વ્યક્તિનો નિર્ણય નથી એટલે ક્રોધ છે એ બહુ મોટો શત્રુ છે એમ ભગવાન આજ્ઞા કરે છે અને ક્રોધની ને કારણે કેટલી કેટલી સમસ્યાઓ થઈ છે આપણા ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો આપણે આપણા પોતાના જીવનમાં પણ એવા ઘણા દૃષ્ટાંતો મળી જશે કે ક્રોધથી કેવી સમસ્યાઓ થઈ છે અમે એક વખત જતા હતા ત્યારે અમારી સાથે જે ડ્રાઈવર હતો એ નાની નાની વાતમાં કોઈની પણ સાથે કોમ્પિટિશન કોમ્પિટિશનમાં ઉતરી જાય કોઈ જગ્યાએ આપણે જવું છે એ કેલ્ક્યુલેશન નથી પણ રેસિંગ કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો એવી રીતે આ મારાથી આગળ નીકળી ગયો હું હું કરીને ઓવરટેક કરે અને ઓલાની પાસે આમ દબાવે ગાડી પેલો નીચે ઉતરી જાય ને આમ હે કઈ ઝઘડો પણ કરી દે હા એટલે હવે આ જે સ્થિતિ છે કે આટલો શોર્ટ ટેમ્પરામેન્ટ માણસનો હોય તો ક્યારે ને ક્યારે જો વાહન ચલાવતો રહેશે તો માર્યો જશે એનું આયુષ્ય બહુ લાંબુ નથી સમજી શકીએ બીજાને નુકસાન થાય કે ન થાય જે વ્યક્તિ ક્રોધ કરી રહ્યો છે એ પોતાનું નુકસાન કરી જ રહ્યો છે તો આ આપણે ત્યાંના સામાન્ય ધર્મ છે જેને પ્રાઇમરી ક્વોલિટી અથવા યુનિવર્સલ ડ્યુટીઝના રૂપમાં આપણું શાસ્ત્ર કહે છે એનો ઉપયોગ એ છે કે સામાન્ય ધર્મનું પાલન જો આપણે યોગ્ય રીતે કરી શકીએ અને સાધી શકીએ તો વિશેષ ધર્મ છે એની અંદર આપણે વધારે સારી રીતે આગળ વધી શકીએ આ મુખ્ય મુદ્દો હતો મને લાગે આજે સમય આપણો થઈ ગયો છે આજે અહીંયા રાખ્યા છે